પત્ર નંબર પાંચ શ્રીહરિ સ્વસ્તિ શ્રી નડિયાદ મહાશુભ સ્થાને કૃતનિવાસ ઉત્તમોત્તમ સફળ શુભ ગુણ નિધાન શમદામાદિક સાધનો સંપન્ન પરમ કૃપાળુ ધર્મધારક શ્રી ભક્તિ ધર્માત્મજ ચરણકમળ સેવા સંતુષ્ટમાન સંત સ્વરૂપ એવમ અનેક શુભ ઉપમા યોગ્ય શાસ્ત્રી યોગેશ્વરદાસજી તથા જગત પાવનદાસજી વગેરે મુમુક્ષુ નડિયાદ પ્રત્યે સંસ્થાન શ્રી જુનાગઢથી લિખિતંગ પ્રાગજી ગોવિંદજીના દંડવત સહિત સ્નેહપૂર્વક જય સ્વામિનારાયણ વાંચવા વિશેષ શ્રીજી મહારાજની કૃપાથી અત્રે કુશળતા છે આપની કુશળતા લખવી બીજું લખવા કારણ એ છે જે તમો અમારા ગુરુ છો તે અમોને તમારા દર્શનની ઘણી તાણ છે માટે ઝવેરીલાલ વરતાલ સાથે સમાધાન કરવા વિશે જે કરે તે મન દઈને સાંભળજો બીજું હાલ હમણાં શ્રીજી મહારાજને વિનંતી કરીને ભગતજી તમારી સેવામાં હજૂર થવા ઈચ્છે છે તેમાં એમના જેટલા ભાઈબંધો તે પણ તમારી સેવાને ઈચ્છીએ તે માટે ગમે તેટલું સુખ દુઃખ હોય તો પણ તસદી લઈને સમાધાન કરજો હું તથા મારા ભાઈબંધો તમારા સેવક છીએ એ કરતાં તમો રાજી ખુશીથી ભેળા થાઓ તો જેટલા છીએ એટલા તમારા છીએ એમાં જો મિથ્યા કહેતા હોઈએ તો અમે ગુરુદ્રોહી અને વચનદ્રોહી છીએ સંવત ઓગણીસો ત્રેપનના શ્રાવણવદી તેરસ એક દરજી પ્રાગજી ગોવિંદજીની સહી દશકત પોતાના બે પાટીદાર પરસોત્તમદાસ હરિભાઈ સહી દશકત પોતે વસોના ત્રણ મહેતા ઝવેરભાઈ હુલાસરામ સહી દસ્કત પોતે નડિયાદ ચાર વૈદ્ય મનસુખરામ વિશ્વનાથ સહી દસ્કત પોતે ચાણસદના પાંચ પંડ્યા શિવશંકર ભાઈશંકર સહી દસ્કત પોતે રહેવાસી સલોણના છ તારાપુરના બારોટ હિંમતસિંહ હરિભાઈ સહી દસ્કત પોતે સાત બારોટ દાજીભાઈ શિવાભાઈ સહી દશકત પોતે નારના આઠ પાટીદાર બાબરભાઈ મીઠાભાઈ સહી દસકત ભટ્ટ દામોદર મનસુખરામ ગામ તરાજના નવ દવે મણિલાલ દેવશંકર દશકત પોતે મૌધાના દસ મહેતા ચુનીલાલ અનોપરામ સહી દસકત પોતે અમદાવાદના સર્વસત્સંગી કુલે પચાસ મળી સહી કરી આપી છે તે પૈકીના આ દસ નામ દર્શાવ્યા છે પત્ર નંબર છ શ્રી મુંબઈ મધ્યે કોઠારી પ્રભુદાસ તથા જેઠાભાઈ શ્રી મહુવાથી લિખિતંગ ભગત પ્રાગજી જય શ્રી સ્વામિનારાયણ વાંચજો જત તમારું કાર્ડ આવ્યું છે તે પહોંચ્યું છે બીજું હમારે ભાદરવા સુદ ચોથનું જૂનાગઢથી મહુવે આવવાનું થયું ત્યાંથી દૂધ શેર પા પીવાય છે તે દિન વીસ દિવસ સુધી પછી ત્રણ અપવાસ થયા તે પછી દૂધ પાંચ રૂપિયા બહાર પીવાય છે એથી ગરમી ઘણી થઈ ગઈ છે આસોવદી પાંચમ સંવત ઓગણીસો ત્રેપન શાસ્ત્રીજી મહારાજનો ઝવેરીલાલભાઈ ઉપરનો પત્ર સ્વસ્તિ શ્રી ગામ નડિયાદ મહાશુભ સ્થાને પરમ ભગવદીય સાધુ સેવા પરાયણ સ્વધર્મનિષ્ઠ પરમ એકાંતિક બ્રહ્મવેત્તા સદ્ગુરુને વિશે દ્રઢ પ્રીતિવાન પરોપકાર પરાયણ સત્યાસત્ય વિવેકવાન પરમ બુદ્ધિમાન સદા શુભ કામલાયક લાયક શ્રી પ્રગટ પુરુષોત્તમના ઉપાસક એ આદિ અનેક ઉપમા બિરાજમાન રાજમાન રાજેશ્રી ઝવેરીલાલભાઈ હુલાસરામભાઈ પ્રત્યે રાજકોટથી લિખિતંગ આપનો પરમ સ્નેહી સાધુ યજ્ઞ પુરુષદાસજીના ઘણા કરી જય શ્રી સ્વામિનારાયણ વાંચશો બીજું લખવાનું કે અત્રે શ્રીજી મહારાજ તથા તેમના એકાંતિક સંતની પરમ કૃપાથી મારે સર્વ પ્રકારે સારું છે બીજું હાલમાં આપના તરફના કોઈ સમાચારનો પત્ર નથી તે લખશો બીજું સદગુરુ સ્વામી જાગા ભક્ત ગઈ એકાદશીએ જૂનાગઢ ગયા છે તેમણે કહ્યું છે કે જ્યારે કાગળ લખો ત્યારે ઝવેરીલાલભાઈને નારાયણ લખવા બીજું પંદર દિવસ અહીં રોક્યા તેમાં મારી ઉપર ઘણો જ સ્નેહ ને પોતાનું ગણીને ઘણું જ સુખ આપ્યું છે અને પંદર દિવસમાં ઘણી જ વાતો કરી છે ને તે વાતું તો આપ ભેગા થશો ત્યારે મને સ્મૃતિ રહેશે તેટલી કહીશ તેમાં વારે વારે સિદ્ધાંતમાં આટલી વાત આવતી કે મોટાને નિર્દોષ જાણવા અને માઇક ભાવ ટાળવો ને સર્વ પ્રકારે જોડાવું તો મોટાના ગુણ તમામ આવે અને મોટાની સાથે કોઈ દિવસ અંતરાય રીએ તો મોટાના ગુણ ન આવે ને અંતરમાં સુખ પણ ન વર્તે માટે દ્રઢ વિશ્વાસે મન કર્મ વચને જોડાવું તો કાંઈ વાંધો ન રહે બીજું પંચ વિષય દેહાભિમાન પક્ષપાત તેણે કરીને જેવું જીવનું ભૂડું થાય છે તેવું બીજાથી થતું નથી તેમાં પક્ષપાતે કરીને તો ગોપાળાનંદ સ્વામી જેવાના અવગુણ લીધા ને સ્વામીનો પણ દ્રોહ કર્યો અને સ્વામીના શિષ્ય હતા તે જૂનાગઢ મૂકીને ગઢડે રહેવા ગયા હતા તે મંદિરના પક્ષે કરીને સ્વામીનો દ્રોહ કર્યો ને જીવનું ભૂંડું કર્યું માટે ભગવાનને તેમના એકાંતિક સદ્ગુરુ વિના બીજાને વિશે જે હેત રહે છે અને પક્ષ બંધાય છે તેણે કરીને આ લોકમાં જીવે ત્યાં સુધી શાંતિ રહેતી નથી મોટા એકાંતિકને વિશે પણ ઓછો ભાવ થઈ જાય વળી મહારાજે વચનામૃતમાં લખ્યું છે કે ભગવાન તથા ભગવાનના ભક્ત વિના બીજે હેત રહી જાય એવું કોઈ પાપ નથી માટે કોઈ કલ્પે પણ ન મળે એવા શ્રીજી મહારાજ તથા તેમના એકાંતિક મળ્યા તેમને મન કર્મ વચને રાજી કરવા ને એમના વચનમાં દ્રઢ વિશ્વાસ રાખવો જેથી આ લોક તથા પરલોક સુધરી જાય જગતમાં મનને ધારે તો લોકો વૃત્ત દાન તપ આદિક કરે છે તેણે કરીને અંતરમાં શાંતિ રહેતી નથી અને મોક્ષ પણ થતો નથી અને મોટા એકાંતિકને હાથ જોડે ને કહે જે હું તમારો છું તો કોટી કલ્પના પાપ બળી જાય અને આ ને આ દેહે અક્ષરધામમાં મૂકી દઈએ માટે મોટા સંત મળ્યા તેને સાધનાનો અંત આવ્યો છે કેવલ તેમનો રાજીપો મેલવવા સારું તેમની મરજી પ્રમાણે કરવું ને અનુવૃત્તિ પાલવી એ સૌથી મોટું સાધન છે વલી વારે વારે એમ વાતમાં લાવતા કે મોટા પુરુષોનો એવો સ્વભાવ છે કે જેને પોતાનો સંબંધ થયો તેના સ્વભાવ નથી જોતા દોષ નથી જોતા કેવલ પોતાનો સંબંધ થયો છે તે ઉપર દ્રષ્ટિ છે ને સ્વભાવ સામું જુએ તો કોટી કલ્પે જીવનું કલ્યાણ ન થાય માટે મોટા એકાંતિક મળ્યા ને મનાણા તેના જેવા કોઈ ભાગ્યવાન આ પૃથ્વીમાં નથી એ વિશે ઘણી વાતો મહિમાની કરતા બીજું આચાર્યજી મહારાજ અત્રે પધાર્યા છે તે મારી ઉપર ઘણા ખુશી છે વડતાલથી આવ્યા ત્યારે એવો ઠરાવ કરી આવ્યા હતા કે નડિયાદ યજ્ઞપુરુષ દાસજીને એક મહિનો મોકલવા પરંતુ અહીં મારે શ્રીભાષ્ય ભણવાનું ચાલે છે તથા શાસ્ત્રીને મને ભણાવવાનો બહુ આગ્રહ છે તથા મારે પણ હાલ નડિયાદ આવવાની ખુશી નથી તેથી એમનો ઠરાવ બંધ પડ્યો છે ને રામનોમ સુધી મારે અહીં રહી શ્રીભાષ્ય પૂરું કરવાની આજ્ઞા કરી છે તમારા વિશે દભાણ તરફની સહેજ વાત હું ને મહારાજ હતા ત્યારે નીકળી હતી તેમાં એમના બોલવા પરથી આવ્યું કે આ કામમાં નડિયાદના હરિભક્તો એકનો વાંક નથી કેવળ એમ અનંતાનંદે બહુ ખટપટ કરી તેણે કરીને લોકોના અંતઃકરણ ઊંચા થઈ ગયા ને ઘણા ખરા હરિભક્તને આપણા ઉપર હેત હતું તે પણ અતિ દુરાગ્રહે સાધારણ થયું છે પણ આપણે નિર્દોષ છીએ તો અંતે શ્રીજી મહારાજ આપણું સારું કરશે એમ વાત આવી હતી એટલા પરથી જણાય છે કે પંડને તમો તથા મયારામ ઉપર કાંઈ પણ કટાક્ષ નથી એ જ બીજું ભગતજીને બોલાવવા વિશેનો વિચાર એમના અંતરમાં હશે પણ બહાર નીકળ્યું નથી તેમ મેં પણ તે વિશે વાત ઉચ્ચારી નથી પણ મહારાજશ્રીનો ભગતજી તથા જાગા ભગત ઉપર ઘણો સદ્ભાવ જણાય છે તેથી એમ જણાય છે કે તેડાવવાનો જો આગ્રહ કરીએ તો બોલાવે ખરા બીજું આ વખતે તમારે કોઈ સાથ ન મળે તેથી અહીં આવવાનું નહીં તે શ્રીજી મહારાજની મરજી કારણ કે તે વખતે તમે જો આવી ગયા હોત તો ફરીથી જૂનાગઢ ભગતજી આવે તો અવાત નહીં માટે જ શ્રીજી મહારાજ કરતા હોય તે સારું હોય અમને તો અહીં ભારે સુખનો યોગ આપેલો તેથી અહીં ઝવેરીલાલભાઈ આવે તો બહુ સારું તેથી અતિ આગ્રહથી મેં તમને તેડાવવાનો છેલ્લો કાગળ લખ્યો હતો કોઠારી જીભાઈએ પણ કીધું હતું કે ગુજરાતથી ઝવેરીલાલભાઈ વગેરે હરિભક્તો આવે તો જાગા ભક્તને વધારે રોકવા હોય તો રોકજો તેથી અમને અહીંના હરિભક્તોને એટલો લોભ રહેતો હતો કે આપ આવો તો જાગા ભગતને વધારે રહેવાનું થાય તો શેરડી ભેગી એરડી પણ પાણી પીવે માટે આગ્રહનો કાગળ લખ્યો હતો બીજું આ વખતે આપ તથા ઝવેરભાઈ તથા કાળીદાસ કડિયા વગેરે હરિભક્તોને જૂનાગઢ આવવાનો અવકાશ હોય તો હું ભગતજીને જૂનાગઢ આવવાને માટે બનતી મહેનત કરું કારણ કે ભગતજી જૂનાગઢ પધારે ને તમારા જેવા પાંચ પચીસ હરિભક્ત ભેગા હોય તો સારું વળી મહારાજશ્રીને પણ મારે કહેતા ફાવે કે નડિયાદ વસો ચાણસદ વગેરે હરિભક્તોને ભેગું થવાનો ઘણો આગ્રહ છે માટે જૂનાગઢ બોલાવો તો ઘણું સારું માટે કાગળ વાંચીને તમો તથા ઝવેરભાઈ ભેગા થઈને મારી ઉપર કાગળ લખશો ત્યાર પછી હું ભગતજીને બોલાવવા વિશેની વાત ઉચ્ચારીશ માટે જેવો આપનો વિચાર હોય તેવો કાગળ લખશો બીજું પોર ગઢપુર પધાર્યા હતા તેને બાર માસ થઈ ગયા છે માટે જૂનાગઢ આવે તો ઘણું એમ અમને અખંડ રહ્યા કરે છે વળી અહીંયાના પણ હરિભક્તોને ઘણો આગ્રહ છે પણ તે લોકોને ઉઘાડા ઉઠી મહારાજને કહેવાની મેં ના પાડી છે કારણ કે હું અહીં રહ્યો ને એ કહે તો મારા ઉપર નિમિત્ત આવે માટે આ ફેરે જૂનાગઢમાં ભગતજીને બોલાવવા તેમાં તમો ગુજરાતના હરિભક્તો દ્વાર છો તેથી અમારા જેવા ગરીબને પરાધીન કેટલાક ત્યાગીઓને પણ સમાગમ દર્શન થાય માટે આપ ઉત્સાહ ભરેલો કાગળ લખશો એવી અમને આશા છે બીજું આ વખતે તમારી સાથે બીજા કોઈ હરિભક્ત ન આવ્યા પણ ભગતજી પધારશે ત્યારે તો ઘણા ખરા માણસો તમારી સાથે આવશે માટે આપ આવવા વિશે કાગળ લખશો પછી મારી બનતી મહેનત કરીશ પછી જેમ શ્રીજી મહારાજની મરજી તેમ થશે બીજું જૂનાગઢમાં ભગતજીને બોલાવવામાં હાલ દેશકાળ બહુ સારા છે કારણ કે હાલજી અધિકારી જીભાઈ તેને સર્વ પ્રકારે ભગતજી ઉપર સદભાવ છે ને જૂનાગઢમાં તેનું ચલણ છે વળી સદગુરુ યોગેશ્વરદાસજી તથા બાલમુકુંદ દાસજી પણ છે વળી કૃષ્ણચરણદાસજી તથા સાધુ ધરમ સ્વરૂપદાસજી તથા અક્ષર સ્વરૂપદાસજી વગેરે ઘણા હેતવાલા છે માટે જૂનાગઢમાં દેશકાળ ઘણા જ સારા છે માટે આપને કોઈ જાતની જૂનાગઢ આવવાની કોઈ પ્રકારે ધાસ્તી રાખવી નહીં આવી રીતે વસો પણ મેં કાગળ લખ્યો છે બીજું અહીંથી સ્વામી બાલમુકુંદ દાસ તથા સ્વામી ધરમ સ્વરૂપદાસજી તથા મોતી ભગત વિગેરે ત્યાગી તથા કરસનભાઈ તથા હરજીવનભાઈ તથા કાનજીભાઈ તથા રામજીભાઈ તથા પરસોત્તમભાઈ તથા હેમરાજભાઈ તથા હેમતરામભાઈ તથા મુરારજીભાઈ તથા હરિશંકરભાઈ તથા અમૃતલાલભાઈ એ સર્વેના જય સ્વામિનારાયણ વાંચશો તમારે ત્યાં ઝવેરભાઈ લલ્લુભાઈ દાજીભાઈ કાળીદાસભાઈ વગેરે સર્વેને નારાયણ કહેશો મણિલાલ તથા મગનલાલે નારાયણ કહ્યા છે તથા દાજીભાઈએ કહ્યા છે તે વાંચશો સંવત ઓગણીસો ત્રેપનના શ્રાવણ સુદ છઠ બુધવાર લિખિતંગ દાસાનું દાસ સેવક મોરારજી મંગળજીના દંડવત સહિત જય શ્રી સ્વામિનારાયણ વાંચશો મારી ઉપર કાગળ લખો તો સરનામું ઠામ મોરારજી મંગળજી ઠેકાણું દાણા માર્કેટ પાસે રાજકોટ એવી રીતે કરવું